હલો હલો હા બોલ શરણ પ્લીઝ મારો અવાજ બરોબર આવે છે હા હેલો પ્રણામ જયજી જયજી પ્રણામ જયજી તમે પ્રણામ ચલો કરો તીર ચિંતા સંતાન હંતારો યદ પાદા મુજરેણ વહ પ્રિયાણાं તાન્નિતાચાર્યાन् प्रणमामि मुहुर्मुहुर्यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमदवल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुम् चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाशिराब्दिशायिनम् लक्ष्मीसहस्रलीलादि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ તારા મંગલાચરણમાં ઘણી બધી ભૂલો થાય છે કોઈ સારી રીતે જે બોલતું હોય ને એની પાસેથી શીખીને સુધારી લો સમજો ધીરે તું વાંચીશ ધીરે वार्ता प्रसंग पांच और एक दिन सगरे भगवदीय सूरदास जी कुंभनदास जी तथा रामदास आदि सब वैष्णव मिली के जहाँ परमानंद दास रहत हते तहाँ इनके घर आए એટલે પછી એક દિવસ બધા જ ભગવતીય કુંભનદાસજી અને રામદાસજી બધા વૈષ્ણવ મળીને પરમાનંદ દાસ ના ઘરે આવ્યા तो भगवदिया को अपने घर आई देखी के परमानंद दास अपने मन में बहुत प्रसन्न भय તો આજ મારો બડો ભાગ્ય હે એટલે પછી બધા ભગવતી એને પોતાના ઘરે આવીને જોઈને પરમાનંદ દાસ એમના મનમાં બહુ પ્રસન્ન થયા અને એવું મનમાં વિચાર્યું કે આજે મારો બહુ મોટો ભાગ્ય છે તો અબ સો સબ ભગવદીય મેરે ઉપર કૃપા કરી કે પધારે કે ભગવદીય કેસે હે એટલે પછી બધા ભગવદીય મારા ઉપર કૃપા કરીને પધાર્યા ને ગોવર્ધનનાથજી સ્વરૂપ હી હે ઠાકોરજીના જેવા છે આસો આજ મો ઉપર શ્રી ગોવર્ધન નાથજી ને બળી કરી હૈ પછી આજે મારા ઉપર શ્રી ગોવર્ધનનાથજીએ બહુ મોટી કૃપા કરી આજે પરમાનંદ દાસ ને ભગવદીય વૈષ્ણવન મિલી કે ઊંચે આસન બેઠા રી કે પદ થયો એટલે પછી પરમાનંદ દાસે બધા ભગવતીય વૈષ્ણવ ને ઊંચા આસનમાં બેસાડ્યા અને એક પદ ગયો वो પદ आए मेरे नंद नंदन के प्यारे નંદનંદન એટલે શ્રી ઠાકોરજી એમના પ્રિય મારા ઘરે આવ્યા છે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયાર દડામાં તુલસીજીની કંઠી છે મસ્તક ઉપર તિલક છે સુંદર એવો એમનો વેશ છે અને જેમના કારણે ત્રણેય લોક પ્રકાશિત થાય છે એવું એમણે દુસરો પદ ગાયો સો પદ એટલે પછી બીજો પણ પદ ગાયો જન સંગ છેનક જો હોય એક છેનક એટલે ક્ષણ ક્ષણિક થોડીક ક્ષણો પણ હરિજનનો સંગ જો થાય તો કરે કૃપા ગિરિધરન જીવ પર પાતક રહે ને કોઈ વૈષ્ણવજનનો સંગ થાય તો ઠાકોરજી આપણા ઉપર જીવ કૃપા કરે અને આપણા કોઈ પાપ બચી ન જાય બધા ભસ્મ થઈ જાય એવું પદ ગાય સો એસે તો એસે પદ પરમાનંદ દાસ ને ગાય એટલે આવા પદ પરમાનંદ દાસે ગાયા તો સુની કે સબ ભગવદીય પરમાનંદ દાસ કે ઉપર બહુ જ પ્રસન્ન ભય એટલે પછી આ બધું પદ સાંભળીને ભગવદીય વૈષ્ણવ હતા તે પરમાનંદ દાસ પર બહુ પ્રસન્ન થયા સબ પરમાનંદ દાસ ને સબ વૈષ્ણવન સો બિનતી કીની જો આજુ કૃપા કરી કે મેરે ઘર પધારે તો કછુ આજ્ઞા કરીએ એટલે પછી પરમાનંદ દાસે બધા વૈષ્ણવ ને વિનંતી કરી કે આજે મારા મારા ઘરે પધાર્યા છો તો પછી કશું આજ્ઞા કરો તબ રામદાસજી ને પૂછી પરમાનંદ દાસ રજ મેં સગરો प्रेम ब्रज भक्तन को है तो श्री नंदराय जी गोपीचंद ग्वाल સખાન સખાન કો એટલે પછી ત્યારે રામદાસજીએ પૂછ્યું કે પરમાનંદદાસજી વ્રજમાં બધા બધા પ્રેમ વ્રજ ભક્તો જે જે ખબર ના પડી આગળ એટલે નંદરાયજી ગોપીજન ગ્વાલ સખા આ બધાનો ઠાકોરજીમાં પ્રેમ ભાવ રહ્યો છે એટલે બધા જ પ્રભુને ચાહે છે સામે સબતે શ્રેષ્ઠ પ્રેમ કિનકો હે આ બધામાંથી સૌથી શ્રેષ્ઠ એટલે ઊંચો પ્રેમ કે ભક્તિનો ભાવ છે એ કોનો તમે માનો છો એવું પૂછ્યું વિજય દાસ સમય પરમાનંદ દાસ ને યપદ ગાયો સોપદ એટલે આ કહીને પરમાનંદ દાસે આ પદ ગાયો ગોપી પ્રેમ કી ધજા એટલે પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે એની ધ્વજા ગોપીજન છે એટલે સૌથી ઊંચા ગોપીજનો છે જેને ગોપાલ કિયો બસ જેમણે ગોપાલ પ્રભુને વસ કરી લીધા પોતાના હુકુમોની વ્યાસ પ્રશંસા કીની ઉદ્ધવ સંત સરાઈ સુખદેવજી વ્યાસજી ઉદ્ધવજી એ બધાએ એમની સરાહના કરી છે ગોપીજનોના પ્રેમ ભક્તિભાવની એવી જ રીતે બીજું પદ પણ ગાયું વ્રજજન સમ ઘર પર હોવું નહીં વ્રજજનથી સમાન એનાથી ઉપર બીજું કોઈ નથી સદા ડોલત મન મોહન ગોપી ધરી ઉર ધ્યાન પોતાના હૃદયમાં ગોપીજનો પ્રભુનું ધ્યાન ધરીને ઠાકુરજીને સાથે લઈને જ દરેક જગ્યાએ ફરે છે અથવા ઠાકુરજી પણ એવી રીતે ગોપીજનોનું ધ્યાન કરી અને ગોપીજનોને પોતાના હૃદયમાં પધરાવીને ડોલે છે તો યહ પદ પદ પરમાનંદ દાસ ને ગાય બધા પદ પરમાનંદ દાસજીએ ગાયા તબ સગરે વૈષ્ણવ કહે તો પરમાનંદ દાસ ધન્ય હોય આ પ્રકાર સગરે વૈષ્ણવ પ્રસન્ન હોય કે પરમાનંદ દાસ સરાહના કરત સીધા હોય આપણે ઘર આય અને પછી બધા વૈષ્ણવે પરમાનંદ દાસજીએ કીધું કે તમે ધન્ય છો આ બધા પછી વૈષ્ણવ પ્રસન્ન થઈને પરમાનંદ ને જે સરાહના એટલે પ્રશંસા વખાણ પછી બધા પરમાનંદ દાસજીને વખાણ કરતા કરતા બીતા થયા આ પાછે પરમાનંદ દાસ ને બહોત दिन થાય શ્રી ગોવર્ધન નાથ કીર્તન કી સેવા પછી ત્યાર પછી પરમાનંદ દાસ જે બહુ બધા દિવસ સુધી ને શ્રી ગોવર્ધન નાથજી ના કીર્તન ની સેવા કરી સરસ ચલો રાજીવ આગળનો પ્રસંગ કરો જી જે છે વાર્તા પ્રસંગ છો ता પછી एक दिन परमानंद दास श्री घुसाई जी के और श्री नवनीत प्रिया जी के दर्शन को गोपालपुर ते श्री गोकुल आए સો દર્શન કરી કે રાત્રિ ત્યાં રહી એટલે એના પછીના દિવસે પરમાનંદાસજી શ્રી ગુસાઈજીને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન માટે ગોપાલપુર થી ગોકુલ આવ્યા તો દર્શન કરીને રાતના ત્યાં જ રહ્યા पाछे प्रातःकाल श्री गुसाई जी स्नान करके श्री नवनीत जी के मंदिर में पधारे तब परमानंद दास को बुलाए પછી નવનીત પછી સવારે શ્રી ગુસાઈજીએ સ્નાન કરીને શ્રી નવનીત પ્રિયાજીને મંદિરમાં પધાર્યા એટલે સિદ્ધોને ત્યાજીને જયારે મંદિરમાં પધરાવે ત્યારે પરમાનંદાસજીને બોલાવ્યા તબ પરમાનંદાસ આગે આય દંડવત કીએ પછી ત્યારે પરમાનંદાસે આગળ આવીને દંડવત કર્યા સો તબ શ્રી ગુસાઈજી આપકો પરમાનंदास तो कहे जो श्री ठाकुर जी को सगरी लीला ब्रज की બહુ પ્રિય હૈ એટલે પછી ગુસાઈજીએ પરમાનંદાસ જીને કીધું કે શ્રી ઠાકોરજીને બધી લીલા વ્રજની બહુ સારી લાગે છે નિત્ય લીલા વ્રજ કી શ્રી ઠાકોરજી જે જે ઠાકોરજી છે ઠાકોરજી શ્રી ઠાકોરજી શ્રી ઠાકોરજી કો સુનાવે સો તો કોઈ કાલ મેવું પાર પાવે નહીં એટલે એટલે તું દરરોજ વ્રજની લીલાજી ઠાકોરજીને સંભળાવે તો આખો કાલ વીતી જાય તો પણ પાર પાર ના આવે અહીંયા છે ને નિત્યનો મતલબ દરરોજ એમ નહીં નિત્ય લીલા એવો એનો મતલબ છે એટલે ઠાકોરજીની જો એટલે અત્યારે તમે એટલું સમજીને ચાલો કે અહીંયા લીલા સંભળાવે એવું સમજવાનું એટલે જો કોઈ ઠાકોરજીની લીલા લીલાને ઠાકોરજીને સંભળાવે તો તો એ પૂરી જ ન કરી શકે એમ સંભળાવવામાં એટલી ઠાકોરજીની લીલા અપાર છે કાહે તે જી કાહે જો એક લીલા કપાર ન પે તો સઘરી લીલા કોણ ગાવે એટલે કેમ તો એક લીલા જે જે પાર ના પડીએ એટલે એટલે એક લીલાનું પણ વર્ણન આપણે ન કરી શકીએ તો ઠાકોરજીની બધી લીલાનું આપણે કેવી રીતે ગાન કરી શકીએ જી જી જી પરંતુ મેં એક કીર્તન કરી દેતો હું સામે સઘરી વ્રજકી લીલા કો અનુભવ હે પણ હું એક કીર્તન કરી છું એમાં આખી વ્રજની લીલાનો અનુભવ છે સો તું યા સમય નિત્ય ગાઈએ એટલે તું આ દર તું આ દરરોજ ગાજે આ સમયે તું રોજ ગાજે જી જી એટલે સવારે ઠાકોરજી ને જગાવવા માટે પધારી રહ્યા છે ને સ્નાન કરીને ત્યારે પરમાનંદાસજીને બોલાવ્યા છે એટલે આ મંગલાનું પદ છે મંગલા આરતીનું એટલે પરમાનંદાસજીને એમ કહ્યું કે આ મંગલાના સમયમાં સન્મુખમાં આ પદ રોજ ગાજે આપણે ત્યાં પણ આ જે પદ છે એ મંગલા આરતી વખતે નિયમથી ગવાય બારે મહિના જી જી તપ પરમાનંદાસ કહે જો મહારાજ વહ પદ કૃપા કરી બતાવીએ એટલે પરમાનંદાસે કીધું કે જો મહારાજ એ પદ કૃપા કરીને તમે મને કહો તો શ્રી ગુસાઈજી તો મારક કે ચાલ ચલાવે વારે હે સો ભાષા કે પદકા કરે નહીં એટલે શ્રી ગુસાઈજી તો મારક પર ચલાવવા વાળા છે એટલે ભાષાનો પદ ના કરે સંસ્કૃત ને કીર્તન ગાયો એટલે સંસ્કૃત સંસ્કૃતમાં કીર્તન ગાયો સો કોલ જે જે કીર્તન ગાઓ મંગલમ મંગલમ રજભૂમિ મંગલમ મંગલમ ચાલશે હમણાં તો આમાં અશુદ્ધિ ઘણી છે એટલા માટે જી જી સો ય પછી ગુજરાતી આખું ગાય કે પર परमानंददास को गवाई એટલે આ પછી ગુસાઈ જે કોતે ગાયા ને પછી પરમાનંદदास ને ગાવળા સો પરમાનંદदास મંગલ મંગલ ગાય તબ મંગલ રૂપ પરમાનંદदास ને ઓર હું ઉતકર એટલે પછી પરમાનંદदास એ મંગલ મંગલ ગાયો એટલે મંગલ રૂપ ના બીજો વિપરક કોત ખાય સો પર हम्म, मंगल माधो नाम उच्चार मंगल वदन कमल कर मंगल मंगल जन की कदा संभाल आ जातना पद घना गाय तो यह पद तो यह पद परमानंद ने ने गायो जी आपको मंगल भोग के मंगला आरती किए ता समय परमानंद ने यह पद તો આપ પરમાનંદાસજી ગાયું પછી શ્રી ગુરુદાસજીએ મંગલ યોગ ચરાયા ને મંગલ મંગલાહારની આરતી કરી આ સમય પરમાનંદાસને ય પદ ગાય એટલે એ વખતે પરમાનંદાસજીએ એ આ પદ ગાય છે પદ મંગલ આરતી કરી મનમોર એ ગાયું સો આ પ્રકારથી ગુસાઈજી કૃત મંગલ सो या या प्रकार से गोसाई जी कृत मंगल मंगल के अनुसार परमानंद दास ने बहुत कीर्तन किए और श्री गोसाई जी कृत मंगल मंगल પદ નિત્ય ગાવતે એટલે શ્રી ગુસાઈજી કૃત મંગલ મંગલ એટલે ગુસાઈજી એ બનાવેલું મંગલ મંગલ એના એ પદના અનુસાર એ પદના અનુસાર પરમાનંદ દાસ ને પરમાનંદાસજી ઘણા કીર્તનો કર્યા ઘણા કીર્તનો કર્યા અને ગુસાઈજી નું જે આ મંગલમ મંગલમ એ રોજ ગાતા પાછે પાછે પરમાનંદ દાસ શ્રી ગોવર્ધન ગોવર્ધન ધરકે દર્શન કો શ્રી ગોકુલ ગોકુલ તે શ્રી ગિરિરાજજી ગિરિરાજ આય એટલે પછી પરમાનંદદાસ શ્રી ગોવર્ધન અને દર્શન કરી અને પછી કરવા માટે શ્રી ગોકુલ તે ગિરિરાજ એટલે ગોકુલ થી ગિરિરાજ આવ્યા તો તહા મંગલા આરતી પહેલે મંગલ મંગલ મંગલમ મંગલ પદ મરપાનંદાસ ને ગાયો ગાયો એટલે પછી મંગલા આરતી ના મંગલમ મંગલ મંગલા ગાયો. આરતી પહેલા मंगला आरती पद पहला आ पद गायो હમ, सो सो श्री गोवर्धन धर ये કે યહાં કે यहाँ મંગલ મંગલ की રીત ભઈ એટલે પછી શ્રી ગોવર્ધનધર ને મન- મંદિર શ્રીનાથજીને ત્યાં પણ આ પદને ગાવાની રીત થઈ નિયમ થઈ ગયો સોવે પરમાનંદ દાસ કે કૃપા પાત્ર ભગવતી હશે અને સાતમો આમાં તમને જે કઈ કેવું હોય હા પાંચમો છઠ્ઠો પૂછવું હોય તો પૂછી શકો છો એટલે જે પણ આપણાથી શ્રેષ્ઠ હોય તેને આપણે આપણાથી ઊંચા આસનમાં બેસવાનું બેસાડવાનું એટલે જેવી રીતે ગુરુ હોય ગુરુ ભાઈઓ હોય અને જેવી રીતે શિષ્ય કે હોય એવા તેના ઉપરથી તમે આ કહી રહ્યા છો કે દામોદર એટલે પરમાનંદ પરમાનંદ જી ના ઘરે આ બધા આવ્યા ને દામોદર દાસ ને વૈષ્ણવ વગેરે બધા વૈષ્ણવ આવ્યા ત્યારે તેમણે ઠાકોરજી ના સખા એટલે એવી રીતે માની અને તેમને ઊંચો સ્થાન પ્રદાન કર્યો અને તે પોતે નીચે સ્થાન માં બેસી અને એમના ઉત્તર આપતા ઓર કઈ જેજે મને ઈ સારું લાગ્યું કે સ્વરૂપ સમાન એમને મને એમાં એ વાત લાગી કે ઠાકોરજીના લીલા બહુ અપાર છે અચ્છા જે કે બધાએ એવું વિચાર્યું ઘરે એક સભા રાખે અને એમાં એમને એવું તો કર્યું જશે કે ભગવતી એટલે બધા પદો કર્યા છે કીર્તન કર્યા છે તો સારું છે શરણ મુંબઈ નું પ્લેન ગયું કે દિલ્હી નું એટલે આપણે વૈષ્ણવ જોડે ઘરે સત્સંગ કે કઈ રાખવું છે એટલે પરમાનંદ દાસજી એમના ઘરે રાખવા સાચી વાત બોલો એટલે મને આમાંથી એ વાત સારી લાગી કે પરમાનંદ પરમાનંદાજી જે જે પણ ગેસ્ટ આવેલા બહુ આદર સહિત રાખતા હતા આપણે કહીએ ને કે અતિથિ દેવો ભવ એવું હા સાચી વાત છે એમનો એકદમ ભગવત ભાવ હતો એમના પ્રત્યે એમાં એક બીજી એક ઓર ખાસ વાત છે કે જ્યારે પરમાનંદાસજી એમને એટલું સન્માન આપ્યું વૈષ્ણવોને વૈષ્ણવોને પણ પરમાનંદાસજી માટે એટલું જ માન હતું એટલે ભલે એમને ઊંચા આસને બેસાડ્યા તેમ છતાંય વૈષ્ણવોના મનમાં એમ થયું કે અહીંયા આપણે આવ્યા છીએ તો પરમાનંદાસજી પાસેથી કંઈક જાણીને ને જઈએ એટલે એમણે પ્રશ્ન કર્યો કે તમે ઠાકોરજીના પ્રત્યે બધા રજવાસીઓને પ્રેમ હતો પણ સૌથી વધારે પ્રેમ કોનો તમે માનો છો તો ગોપીજનોનો સૌથી વધારે પ્રેમ છે એવું પરમાનંદાસજીએ ગાયું તો કહેવાનો મતલબ એ છે કે આપણે ક્યારે પણ કોઈ ભગવતી વૈષ્ણવનો કે ગુરુજનોનો કે આપણાથી કોઈ મોટા હોય એમને સાથે બેસવાનો અવસર આવે તો એમની પાસેથી આપણે કંઈક મેળવવું જોઈએ પ્રશ્ન કરીને જેમ આ વૈષ્ણવે પરમાનંદાસજી પાસેથી પ્રશ્ન કરીને સમજ પ્રાપ્ત કરી સમજાયું और बोलो તો સુંદર આજના બે પદ બે પ્રસંગો થયા આપણને કાલે આગળ કરીશું ઠીક છે બીજે પણ પ્રણામ બીજી